પ્રકારની જે દાળ ભેગી કરીને આરોન મરચા ને બીજું તો ખબર નહીં કેટલું ખવાણું પણ એ તો લાડુ લાડુ ખૂબ ખાધું હરિનો પ્રસાદ પછી તો આપણા વ્યાખ્યાનકારો માણભટ્ટો બહુ રમૂજ કરતા પ્રેમથી કે પછી તો ખાય ખાય ને એવું ખાધું કે વાત પૂછો આચમન કરીને ઊભા થવા ગયા અને એમાં કોઈએ કીધું કે મહેતાજી આ બધા સોનાના પાત્રો છે એ બધું સંભાળી લેજો બાપજા આમાં કોઈ એકાદી ચમચી આડીઅવળી ન થઈ જાય તો કે નહીં નહીં નહીં બાપજી ઠાકોરજીના દરબારમાં એઠી વસ્તુ તો અમારે રખાય જ નહીં એ જે છે એ બધું આપ લેતા હે એ હે કર્યું એમાં ઘણું પચી ગયું આશ્ચર્યમાં ઘણું પચી ગયું હા ને પછી ઠાકોરજીની પ્રસાદીના એ સોનાના પાત્રો એ બધું લઈ લઈ નીકળે છે દરવાજા પાસે ઠાકોરજી ઉભા છે એના મુઠ્ઠી મુઠ્ઠી ભરી અને મણી માણેક ની દક્ષિણા જય હો નરસિંહ આનો જય હો આમ જય જયકાર વ્યાપી ગયો દેવો સૌ આકાશે આવ્યા અને મહેતાજી મહેતાજીને ફૂલડે દેવતાઓ આવી ગયા છે જય જય કાર થયો છે બે અઢી વાગ્યા અહીંયા કીર્તન પૂરું થયું નરસિંહ મહેતાએ કીધું વૈષ્ણવ ને ભાઈ ઘી લાવો ને કેટલા વાગ્યા કે બાપજી હું એ ભૂલી ગયો અઢી વાગી કરે જલ્દી જલ્દી ઘી આપો મહેતાની તપેલી ઘીથી ભરી દીધી અહીંયા બધા જમી લીધા અને મહેતી રાહ જુએ કે આ બધા જાય અને આ ઘરમાં આવે એટલે પૂછું કે આટલું ઘરમાં પડ્યું તું અને આ બધું ક્યાંથી લાવ્યા વાળી વેચાવી નાખી પણ ભગવાન તૈયાર મહેતી કે હા જરા ક્ષમિક છું હું દામે કુંડે સ્નાન કરી આવું પછી આવું એટલું કહીને ગયો એ દ્વારકા ભેગો થઈ ગયો અને મેં તે રાહ જુએ કે સ્નાન કરીને આવે પછી હું એને કહું ભગવાન તો અહીંથી ગયા પણ ત્યાં તો મુખ ગોવિંદ ગોવિંદ થોડોક ડર લાગ્યો નરસિંહ મહેતાને મોડું થયું છે એનો દોષ નહીં મને કહેશે મારો જ વાંક છે ઘીની તપેલી ઘરે મૂકીને કીધું દેવી થોડુંક મોડું થઈ ગયું હું ગોર બાપાને બોલાવી આવું અને મહેતીએ કીધું કે હવે હદ થાય છે હમણાં નાવાનું નામ લઈને ગયા એના પછી તપેલી ક્યાંથી લઈ આવ્યા આખા નાગર નાતને જમાડી કેવી પહેરામણી કરી મને ગમ્યું આંખમાં આંસુ આવી ગયા પણ મને ખબર ન પડવા દીધી મારા ધણીમાં આ હતું એવી ખબર હોત તો હું મોટા ભાઈને મેણું ન મારત ને તમને શબ્દો ન સમજાત પણ તમે મને કીધું નહીં પાછા તપેલી લઈને આવ્યા મેટી તપેલી લઈને મતલબ કે હા બધા આવી ગયા જમી ગયા તમે જુઓ ને જય જય કાર થાય મેતી હું હતો તો તમે જતા તો તો જલ્દી જવાબ આપ એ હું ક્યાં ગયો મને દામાકુંડે નાવા જાઉં છું એમ કહી ગયો મહેતી હું જલ્દી જાઉં છું પણ એક સવાલનો જવાબ જલ્દી આપ એ હું છું એમ માની તે એની સામે જેમ તેમ તો બોલી નહોતી કે હું તો બોલી હતી અરે મૂરખ હવે થોડી વાર રાહ જોઉં આવું અને કરતા લઈ દોત રૂપિયા દામા કુંડે આવે ઘરી તો એવો જતો રહ્યો છે અને પછી એને પુકાર્યો કે આખી નાગરનાથને જવાડે અને તું મારે ઘરેથી ભૂખ્યો જાય તો મારા બાપનું શ્રાદ્ધ ન પહોંચે મારે ઘરે તમે ત્રણેય દેવતાઓ સપત્ની આવો આન પછી કરતા રૂપાલી હરિને પ્રગટ કરનારો તેથી એને કેદાર છેડ્યો છે જેના દ્વારા હરિ બંધનમાં હતું ભક્તની ટેર સાંભળી હરિ પ્રગટ થયા નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી લક્ષ્મી નારાયણ શિવ પાર્વતી બ્રહ્મા બ્રહ્માણી નરસિંહ મહેતાએ કહ્યું બધાને જમાડીને જાઓ અને તમે ભૂખ્યા જાઓ તો તો મારા પિતાનું શ્રાદ્ધ આ દેવતાઓને ઘરે લાગ્યા છે પંગત મંખાઈ ત્રિદેવ સપત્ની બેઠા ચોથા બે પાટલા નાખ્યા જ્યાં મહેતો અને માણેક મહેતી બેસવાના હરિની પંગતમાં પણ એ વખતે માણેક મહેતીએ મહેતાજીને કહ્યું આખું ગામ આપણે ત્યાં જમ્યું છે મોટા ભાઈને ત્યાં કોઈ જમવા નથી ગયું અને આપણી ફરજ છે મોટાભાઈને બોલાવી આવો વાહ ઉચ્ચ કુળના પરિચયો છે આ બધા તપો દમો બ્રહ્મ વિતમ વિતાના ધૃતરાષ્ટ્રએ પૂછ્યું ઉદ્યોગ પર્વમાં મહાભારતમાં કે ઊંચા કુળમાં જન્મેલાના લક્ષણો શું મહાત્મા વિદુર મારે જાણવું છે કે માણસો કે અમારું કુળ ઊંચું અમારું પણ વિદુર મને તારા ઉપર ભરોસો તું બતાવ કે ઉચ્ચ કુળમાં જન્મેલાના લક્ષણો શું આટલા લક્ષણો બતાવ્યા સમ્યક વૃતા સ્થાની મહાકુલાની મહાન કુળમાં આવા લક્ષણ હોય એને મહાન કુળ ગણવું જેના કુળમાં તપસ્વીઓ હોય સહન કરનારા મહાન કુળ જેના કુળમાં ઇન્દ્રિયોને દમન કરનારા લોકો હોય મહાકુળ વાળા બ્રહ્મવિતમ જેને ઘરે વેદનો સ્વાધ્યાય થતો હોય ગીતાનો ભાગવતનો રામાયણના પાઠો થતા હોય મહાકુળના પ્રમાણ બ્રહ્મવિતમ માની જેને ઘરે બ્રહ્મવિત હોય શાસ્ત્રો હોય એના સ્વાધ્યાયો પઠન પાઠન થતું વિતાનામ વિતાનામનો અર્થ છે મહાભારતમાં યજ્ઞ મંડપ જેને ઘરે રોજ યજ્ઞમાં આહુતિઓ અપાતી વિતાન એટલે યજ્ઞ મંડપ પોતાની રીતે પોતા જે રીતે જેના ઘરમાં હોમ થતો હોય મોટા કુળની નિશાની જેને ઘરે પુણ્ય વિવાહ થતો હોય કન્યાના દાન દેવાતા હોય ઊંચા કુળની નિવાસી કદાચ કોઈને સંતાન ન હોય તો અમે કન્યાનું દાન કેમ કરી તો બીજાની દીકરી પરણાવી દેવી ઉચ્ચ કુળની આ નિશાની કોઈની કન્યાનું દાન આપી દેવું ખબર વાલી બનીને બાપ બનીને અને પરણાવી આ ઉચ્ચ કુળની નિશાની છે સતત સતતમ અન્નદાન જેને ઘરે રોજ હરિઘરનો સાદ પડતો હોય રોજ અન્નદાન પાતું હોય આ બધા ઉત્તમ ઊંચા કુળની નિશાનીઓ બતાવી છે મહાભારતમાં ઊંચા કુળમાં જન્મ્યા હોય એ તરત સમજી જાય માણેક મહેતી મહેતાને ઇશારો કરે છે મોટા ભાઈ આપણે તો સહન કરવાનું હોય તપો ઉદમો બ્રહ્મ પિતમ પિતા ઉચ્ચ કુળની નિશાની અને નરસિંહ મહેતાએ ઠાકોરજીને કહ્યું હું મારા ભાઈને બોલાયો અને મેં તો બોલાવા કહ્યું નરસિંહ મહેતાના મોટા ભાઈ નિરાશ થઈને બેઠા છે કોઈ એની પાસે જઈ અને જ્યારે ઉભા રહ્યા મોટા ભાઈ અમારી ભૂલ થઈ બધા જમી ગયા તું મારો બાપ નો જમે તો અમારું શું વળે હા આમ દોટ મૂકી મહેતા મહેતાની સાથે વ્યાખ્યાન કરે લખ્યું અતિશય કર્યો અપરાધ નરસૈયા તારો અમે અતિશય કર્યો અમારા કરજે ગુનામાં અમને ક્ષમા આપી દે એમ કહ્યું જ્યાં પગમાં પડવા ગયા ભાઈને લીધા છે હાથમાં ભાઈ ભાભી ઠાકોરજી વિરાજમાન અને પછી પ્રસાદ પીરસાયો હરી શ્રાદ્ધ પૂરું કરીને આમ ગયો ભજનમાં ભોજનમાં બધી આંગળીઓ ભેગી હોય ભજન એટલે મુદ્રિકા સ્વાત્માનમ પ્રકટી કરો ભજતામ યો ભદ્રયા મુદ્રયા તસ્મય શ્રી ગુરુ મૂર્તયે નમ ઇદમ શ્રી દક્ષિણા મૂર્તયે તો ભદ્રા મુદ્રા છે આ જેમાં ત્રિગુણી માયા આમ જીવ અને બ્રહ્મ આ આવી મુદ્રા દ્વારા ભગવાન શિવ પોતાનું પરમાત્મ તત્વ એને ભજનારને બતાવે છે રામચરિત માનસમાં મુદ્રા નથી મુદ્રિકા છે મુદ્રિકા એટલે ભજન મુદ્રિકા એટલે સ્મરણ સાત ના વખત મુદ્રિકાનું સ્મરણ માનસમાં આવ્યું છે જેની હમણાં આપણે ચર્ચા કરી યહનું मातु આપ રામચરિત માણસના ઉપાસક છો રામચરિત માણસ વાંચો છો તમને એમાં રુચિ છે એટલે આપનું ધ્યાન એના તરફ હોય પરંતુ રામચરિત માણસમાં છ છ ના જોડકાઓ બહુ છે અને જ્યાં તુલસીદાસ અહીંયા સાત શબ્દો વાપર્યા એનો વિશેષ અર્થ છે નહીતર જ્યાં છ ની ગણતરી આવે ત્યાં ભગવતા પણ આવી જાય આપણે ત્યાં શાસ્ત્ર કહે ને કે છ લક્ષણ છ વસ્તુને ભગ કહેવાય જેની આગળ પણ હું ચર્ચા કરી ગયું સમગ્ર ઐશ્વર્ય સમગ્ર ધર્મ સમગ્ર યશ સમગ્ર શ્રી સમગ્ર જ્ઞાન અને સમગ્ર વૈરાગ્ય આ છ ને ભગ કહેવાય અને આ છ વસ્તુ જેનામાં પૂર્ણ રૂપેણ હોય આ છ ભગ જેનામાં હોય એને ભગવાન કહેવાય જેમ ધન એ ધનવાન બલ બલવાન જ્ઞાન ज्ञानवान एम छ भग भगान नित्यम संति निम्बारकाचार्य निम्बारकाचार्य ने परिभाषा भगान नित्यम संति अस्मिन इति भगवान जैनामा नित्य छ वस्तु निवास करे भगवान नित्यम संति जैनामा छ वस्तु नित्य निवास करे एनु नाम भगवान निम्बारकाचार्य की परिभाषा તો છ વસ્તુ રામાયણમાં જ્યાં જ્યાં આવી એ બધી ભગવત સ્વરૂપ છે નીલ સરોરુહ નીલમણિ નીલ નીર ધરસ્યા લાજહી તન શોભાથી કોટિ કોટિ ભગવાન રામના શરીરના શ્યામ વર્ણને તુલસીદાસજીએ સમગ્ર રામચરિત માનસમાં છ વખત પ્રતિપાદન કર્યું આ અર્થ છે મારી વ્યાસગાદીનો આ અર્થ નથી આ અર્થ છે પૂજ્ય શ્રીમદ રામભદ્રાચાર્ય મહારાજ એની પાસેથી મેં સાંભળેલો અર્થ છે કે ભગવાન આ આ પર્ટિક્યુલર આ અર્થ એની પાસેથી સાંભળ્યો છે છ વસ્તુ ભગવાનને આમ તો કૌશલ્યામાં એ છ વસ્તુ ભગવાન પાસે માંગી છે છ છના ઘણા જોડકા ચરણ પાદુકા ભગવાનની છ દ્રષ્ટાંતમાં પ્રતિપાદિત કરી છે અને તેથી બધામાં ભગવતા છે બધામાં ભગવાન પણ છે તો ભગવાનના વર્ણના છ રૂપો બતાવ્યા નીલ સરોવર નીલ કમળ જેવા નીલમણી નીલમણી જેવા નીલ નીર ધરશામ નીલ મેઘ શ્યામ જેવા નીલ તમાલ વૃક્ષ જેવા ભગવાન દેખત કોટી મદન મન મોહા જે નીલ તમાલ વર્ણ જેવા તમાલ વર્ણમ ભાગવતકાર કહે છે ભગવાન કૃષ્ણનો વર્ણ જે તમાલ તમાલ વર્ણ જેવા અને કૈક કંઠ દ્યુતિ શ્યામલ અંગા તડિત વિનિંદક વસન સુરંગા ભગવાનના નીલ વસ્ત્રોનું ત્યાં પણ એ રીતે વર્ણન કર્યું અને છઠ્ઠું નીલ વર્ણનું રામાયણમાં વર્ણન આવ્યું છે વિદા કિએ બટ વિનય કરી ફિરે પાય મન કામ હર્ષિ નહાને જમુન જલ જો શરીર સમ શ્યામ યમુના નદીના શ્યામ જળમાં ભગવાને સ્નાન કર્યું જે ભગવાનના શરીર જેવું શ્યામ આમ છ ઉપમાઓ એટલે એ છ વસ્તુને પછી આચાર્ય ભગવાન સ્વરૂપમાં પ્રતિપાદિત કરી મને ગમ્યું એટલે એટલે આપને કહું છું નીલ કમળ નીલ સ્વરૂપ સમગ્ર ઐશ્વર્ય કમળમાં ઐશ્વર્ય હોય નીલમણિ સમગ્ર ધર્મનું કેન્દ્ર નીલ ની મેઘ એ યશ વરસાદ વરસે છે ઉદાર છે એટલે યશનું પ્રતીક બતાવ્યું તમાલ વર્ણ એ શ્રી બતાવ્યું એકદમ ભગવાનની સુંદરતાનું ત્યાં નિરૂપણ કર્યું મોરના કંઠ જેવું સ્વરૂપ એ જ્ઞાનનું પ્રતિક છે અને આમે મોર એ જ્ઞાનની સાથે સરખાવાય છે અને યમુનાનું જળીય વૈરાગ્યનું પ્રતિક આમ સિદ્ધ કર્યું છે આ એના ભાવો છે પછી એમણે પાદુકાને પણ એ છ રીતે ઐશ્વર્ય ધર્મ યશ શ્રી જ્ઞાન વૈરાગ્યના રૂપમાં ચરણપીઠ કરુણા નિધાન કે જનજુગ જામિત પ્રજાપ્રાણ એ છ ટુકડામાં જે છે એને પ્રતિપાદ પણ મારી વ્યાસગાદીને આજ એ કહેવું છે હવે કે આ મુદ્રિકા પણ ભગવાન છે અને એ છ ભગ દ્વારા ભગવાન નહીં સાત ભગ દ્વારા ભગવાન છે સાતમું લક્ષણ મુદ્રિકામાં એ શેષ એ રામચરિત માનસનું ક્વચિત અન્ય તો છે એ માણસનું કળશ ચડે છે માણસ એના ઉપર મીંડું ચડાવી દે છે એ સાતમો ભગ શાસ્ત્રો એ છ ભગ મુદ્રિકા સાત એ સાત ભગ મુદ્રિકામાં સમગ્ર ઐશ્વર્ય છે ધ્યાન દો મુદ્રિકા ઐશ્વર્ય યુક્ત છે ऐश्वर्य કોને કહેવાય મત ભયાત વાપી વાતો સૂર્ય તપતી મત ભયા ઉપનિષદ મારા ભયથી વાયુ વાય છે મારા ભયથી સૂર્ય તપે છે મારા ભયથી આ ઇન્દ્ર વરસે છે અગ્નિ મારા ભયથી મત ભયાત પંચમ મૃત્યુ ધાવતી પંચમહ ઉપનિષદ કહે ભગવાનના ભયથી મૃત્યુ ભાગે છે ઈશ્વરનો ભય મૃત્યુ પણ જેનાથી ભાગે એનું નામ ઐશ્વર્ય મૃત્યુ પણ ભાગે મુદ્રિકા ઐશ્વર્ય યુક્ત છે કારણ કે એનાથી મૃત્યુ ભાગ્યું છે ભગવાન હનુમાનજીને પૂછ્યું કે જાનકી પ્રાણની રક્ષા કઈ રીતે કરે છે અને ત્યારે હનુમાનજી આ વાત કરી કે નામ પાહરું દિવસ ધ્યાન તુમાર કપાટ મહારાજ આપનું રામ નામ એની ચોકી કરે છે પ્રાણ જાય કઈ રીતે જેના કાળથી મૃત્યુ પણ ભાગે એ આજ મુદ્રિકાના ભયથી મૃત્યુ ભાગે છે રામ નામના મહિમાથી મૃત્યુ ભાગે એટલે મુદ્રિકા ઐશ્વર્ય સંપન્ન સિદ્ધ થઈ ઐશ્વર્ય ઐશ્વરસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિય સમગ્ર ઐશ્વર્ય મુદ્રિકામાં છે એ સિદ્ધ થાય મુદ્રિકામાં સમગ્ર ધર્મ છે મુદ્રિકા હનુમાનજીની પાસે હતી હનુમાનજી બહુ વિચાર કરે હનુમાનજી આમ તો બહુ બુદ્ધિમાન છે પણ ભગવાનનું કાર્ય કરવું હોય ત્યારે બહુ વિચારને અવકાશ નથી આપતા પણ મુદ્રિકા જ્યારે એના પાસે આવી ત્યારે હનુમાનજી રામાયણમાં ત્રણ ત્રણ સ્થાનમાં વિચારે ચડ્યા છે બહુ જ વિચારે ચડ્યા કારણ કે મુદ્રિકા ધર્મ વિચાર પ્રેરે છે શું કરવું કેમ જાવ કઈ કયું વસ્તુ કરવા જેવી છે કઈ વસ્તુ નથી કરવા જેવી રાત્રિએ પ્રવેશ કરવું દિવસે પ્રવેશ કરવું છલાંગ મારવું મહેનાક આવે તો એની સાથે વ્યવહાર કેવો કરવું સુરસાની આ બધી મુદ્રિકા દ્વારા ધર્મોપદેશ હનુમાનજીને થયો સમગ્ર ધર્મ મુદ્રિકા સમગ્ર ઐશ્વર્ય સમગ્ર ધર્મ સમગ્ર યશ દુનિયામાં જળને યશ ન મળે ચેતનને યશ મળે જડ વસ્તુને કોઈનું પૂતળું બેસાડો તો એ જડ કહેવાય પણ મૂળમાં તો કોઈ ચેતનવંતાનું પૂતળું છે એટલે જ મૂળમાં એને યશ જાય જડને ન મળે ચેતનને યશ મુદ્રિકા યશસ સમગ્ર યશ મુદ્રિકામાં છે કારણ કે મુદ્રિકા ચેતન છે ચિન્મય છે તુલસીદાસજીએ મુદ્રિકાને બોલાવી છે તુલસી દર્શનમાં મુદ્રિકા બોલ્યા છે મુદ્રિકાને જયારે જાનકીજી આમ હાથમાં લીધી અને આંખમાંથી આંસુડાની ધારા થઈ ત્યારે મુદ્રિકાને વાણી ફૂટી અને મુદ્રિકા બીજી ભાષામાં નથી બોલ્યા મૈથિલી ભાષામાં બોલી છે મિથિલાની જનકપુરની ભાષામાં એ મુદ્રિકા બોલી છે કે સકુલ સદોલ સલખન બેન હે જાનકી રામજી પોતાનું દળ લઈને સાનુજ લક્ષ્મણભાઈને લઈને અને કુશળતાપૂર્વક લંકા આવી રહ્યા છે આ મુદ્રિકા એ વાણી ઉચ્ચારે છે શીલ સિંધુ સ્નેહ સદન રઘુનાથ સ્વભાવ રઘુનાથજીના સ્વભાવનું વર્ણન કર્યું હું મુદ્રિકા એનો સંગ છોડીને આવી છું તને ખબર આપવા માટે જાનકી આ છે એની ચેતનતા ચિન્મય છે મુદ્રિકા મુદ્રિકા બોલે છે મુદ્રિકા સાંભળે છે મુદ્રિકા જુએ છે મુદ્રિકા સ્પર્શ અનુભવે છે મુદ્રિકામાં તમામ જ્ઞાનેન્દ્રિયો છે મુદ્રિકાએ બધી વાતો કરી છે તમારા વગર દેવર અને રામજી બહુ દુઃખી છે એ મુદ્રિકા જાનકીજીની પાસે બોલે છે અને જાનકીજી અત્યારે તમારી દિશા મુદ્રિકાએ ત્યાં સુધી કીધું કે તમારી આંગળીઓ જોયા પછી તમારો હાથ જોયા પછી મને એમ લાગે છે કે હું છું મુદ્રિકા પણ મુદ્રિકા નથી તમગંડ લાગુ છું કારણ કે તમારો હાથ એટલો પાતળો થઈ ગયો છે કે આંગળીમાં નહીં પહેરાય હાથમાં મુદ્રિકા પહેરાશે આ મુદ્રિકાએ જાણે કંકણનું રૂપ લઈ લીધું આવા શબ્દોમાં મુદ્રિકાને વાંચા ફૂટી છે યશ છે અને મુદ્રિકા તબ દેખી પુત્રિકા મનોહર સુંદર તો છે જ શ્રી તો એમાં તત્વ ભર્યું અતિ સુંદર છે મનોહર છે એટલે મનોહર તત્વ છે મુદ્રિકામાં જ્ઞાન છે મુદ્રિકા જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાનમય છે એ મુદ્રિકા દ્વારા હનુમાનજીમાં કેટલી કેટલી સમજ પેદા થઈ છે સુરસાના આખા પ્રકરણમાં હનુમાનજીના સમજના દર્શન થયા અને મુદ્રિકાના પ્રતાપો મુદ્રિકા જ્ઞાન સ્વરૂપ છે અને મુદ્રિકા વૈરાગ્યનું પ્રતાપ છે વૈરાગ્ય એટલે છએ વસ્તુ સમગ્ર રૂપે મુદ્રિકામાં છે પરંતુ તુલસીએ સાતમો શબ્દ મુદ્રિકા માટે જોડી અને જે ભક્તિ માર્ગનો શબ્દ છે તે સમગ્ર ઐશ્વર્ય સમગ્ર ધર્મ સમગ્ર યશ સમગ્ર શ્રી સમગ્ર જ્ઞાન સમગ્ર વૈરાગ્ય અને મુદ્રિકામાં સાતમું તત્વ સમગ્ર પ્રેમ એ સાતમું તત્વ છે સમગ્ર પ્રેમ દ્વારા માનો એક નવું જ ભગવતા તુલસીદાસજી નિર્માણ કરે છે એવી મુદ્રિકા હનુમાનજી કરે છે માતુ દર્શન કરતા સંતોને લાગ્યું છે કે કંઈ ને કંઈ વિશેષ તત્વ માનસમાં આવીને ઉભું રહે એ સાતમું ભગ જે મને અત્યાર સુધીમાં કોઈ ગ્રંથોમાં નથી જોયું જ્યાં સુધી મારી આંખોએ યાત્રા કરી હોય નમ્રતાથી એ માનસમાં મળ્યું છે સાતમું ભગ તત્વ અને સમગ્ર પ્રેમ મુદ્રિકામાં સમાયો છે અને આ બધું જ હોય અને સમગ્ર પ્રેમ ન હોય તો પૂર્ણતા ક્યાંથી નાલ્પે સુખમ અસ્તિ અલ્પમાં સુખ નથી મળતું પૂર્ણતામાં અને પ્રેમ જ પૂર્ણતા આપી શકે એટલે તુલસી સિક્કો મારે છે પરમ પ્રેમ કઈ ને કઈ વિશેષ વસ્તુ રામાયણે આપી છે રાજકોટને રામાયણનું પૂજ્યપાદ રણછોડદાસ બાપુજીને લીધે સંસર્ગ છે જૈન ધર્મમાં ચાર વિશ્રામનું વર્ણન છે અને સરસ મને ગમે પણ રામાયણમાં નવ વિશ્રામનું વર્ણન છે અનેક એકમ સદ વિપ્રા ચાર વિશ્રામ અહીંયા નવ વિશ્રામ માસ પારાયણ કરે ને ત્રીસ વિશ્રામ અવસર આવે અને કેટલા કેટલા વિશ્રામ નવેના જુદા જુદા વિભાગો તાત સહજ સંતોષ બિનુ કૌ વિશ્રામ કી પાવ તાત સહજ સંતોષ આવા નવ વિશ્રામ તમામ જયારે જૈન ધર્મનું કેટલું સરસ દર્શન એમાં ચાર વિશ્રામની સરસ ભૂમિકા બનાવી અહીંયા નવ અને ચાર વિશ્રામ કેટલા વ્યવહારિક બતાવ્યા જૈન ધર્મ આપણે બધા જ અનુભવ ગામડામાં રહેનારા તો બહુ અનુભવ પગે ચાલીને જતા હોય ને વજનનું પોટલું જમણે ખભે હોય તો જૈન ધર્મ કહે પહેલો વિશ્રામ જમણે ખભેથી ડાબે પગે ખભે પોટલું મૂકી દે એ પહેલો વિશ્રામ અહીંયા વજન આપણે આ ખંભે કેમ આપણે ગિરનાર જઈ કેમ ડોળીવાળા આ ખભેથી આ ખભે ડોળી લઈ લઈએ વજન તો એનો એ રહે પણ વિશ્રામ થઈ જાય પહેલો વિશ્રામ બીજો વિશ્રામ થાકલા ઉપર વજન મૂકી દઉં રસ્તામાં ભારો લઈને નીકળી હોય કોઈ બેન કોઈ વજન લઈ નીકળી હોય પછી ઊંચો ટેકરો હોય કે થાકલો હોય કે ઓટા જેવું હોય એના ઉપર મૂકે કે પછી પાછું ઉપાડવું તરત જ કોઈ ચડાવનારું ન હોય તો તુરત જ એને ઊંચકી શકે વિશ્રામનું બીજું સ્થાન થાકનો ઓટલો કોઈ ટેકરો એના ઉપર મૂકે અને થોડી વાર વિશ્રામ લઈ એ બીજો વિશ્રામ ત્રીજો વિશ્રામ કોઈ જાતની નીચે કે કોઈ વિશ્રામ સ્થાન હોય કે કંઈક કોઈ સરકારે કે સમાજે કંઈક એવું બાંધ્યું હોય તો પછી પોટલું નીચે મૂકીને ત્યાં બે ઘડી આડા પડે માણસ કે પાણી બાણી પી લઈએ અને પછી જઈએ એ ત્રીજો વિશ્રામ પણ ચોથો વિશ્રામ જૈન ધર્મ કહે ઘરે પહોંચી જવું જે જગ્યા જગ્યાએ વસ્તુને મૂકવાની ત્યાં મૂકી દો પછી વાત પૂરી થઈ એ ચાર વિશ્રામ સુંદર બતાવ્યા છે અધ્યાત્મ જગતના રામચરિત માણસમાં નવ વિશ્રામ એમાં ક્યારેક ખભો બદલવાની વાત એ ચારે ચાર સૂત્રો તો આવી જ જાય પાંચ લટકા કચદન્ય ટોપી નાના પુરાણ નિગમાગમ ગે છે રામચરિત માનસ અપાર સમુદ્ર છે બાપ મુદ્રિકા દ્વારા હું તમે એની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મુદ્રિકા એ હરિનામ મુદ્રિકા એ રામ નામ મહામંત્ર મુદ્રિકા એ ભક્તિ સંપ્રદાયની એક વિશિષ્ટ મુદ્રા જે અર્થમાં એને લેવું હોય તે અહીં નારદજીએ ભવાનીના જોશ જોયા કથાનો ક્રમ થોડોક લઈ લો કારણ કે કથાનો ક્રમ થોડોક લઈને આવતીકાલે રામ જન્મ કરાવવો છે જેથી કરીને સંક્ષેપમાં રામ જન્મ સુધી શ્રદ્ધાને વિશ્વાસ જોડાય પરણે તો જ રામનો જન્મ થાય છે મારા તમારા હૃદયમાં શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય ત્યાં સુધી તો ઈશ્વર પ્રગટ જ થતો નથી એટલે રામાયણના શિવ ચરિત્રમાં શ્રદ્ધારૂપી પાર્વતી અને વિશ્વાસરૂપી શંકરના લગ્ન યાજ્ઞવલ્કે કરાયા છે ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો એના વગર તો હૃદયનો રામ હૃદયની અયોધ્યામાં ક્યાં આપણને અનુભવાય એટલે શિવ અને પાર્વતીના વિવાહની કથા બતાવી જેની કથા આપણે ક્રમમાં લઈએ છીએ નારદજીએ જોશ જોયા પાર્વતીના જ્યોતિષ વિદ્યા અદભુત છે બહુ સરસ છે ગણિત છે વિજ્ઞાન છે હમણાં તો અમારે એક એક બીજા ધર્મને માનનારા એક ભાઈએ કેટલો જ્યોતિષનો અભ્યાસ કર્યો મારી પાસે આવીને કે બાબુ મારે મળવું છે હું હિન્દુ ધર્મ નથી પાડતો પણ કેટલા ચોપડા જ્યોતિષ વિદ્યામાં લોકો ઘણું કરી રહ્યા છે એક શાસ્ત્ર જ્યોતિષ નિરુક્ત છંદ જ્યોતિષ વ્યાકરણ આ બધા આપણા શાસ્ત્રના પ્રકારો છે એટલે વિદ્યા તો અદભુત છે પણ એનો જાણકાર એનો માલમી કોઈ મળે તો નારદજી તો ત્રિકાલજ્ઞ છે ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમા ગતિ સર્વત્ર તુમારી કહું સુતા કે દોષ ગુણ મુનિવર હૃદય વિચાર નારદજી આવ્યા હિમાલયની પુત્રી પાર્વતીના હાથ જોઈને કહ્યું આના ઘણા નામ છે ઉમા અંબિકા ભવાની આદિ તમને માતા પિતાની યશ અને કીર્તિ અપાવશે આ દીકરી એના મંદિરો બંધાશે સૌભાગ્ય એનું અખંડ રહેશે એને પતિ કેવો મળશે એ કહી દીધું એવો પુરુષ એને પતિ તરીકે મળશે જેને મા બાપ નહીં હોય અગુણ અમાન ભસ્માંગ કપાલી સ્મશાનમાં રહેનારો આવો પુરુષ એને પતિ તરીકે મળશે ભવાની એ સાંભળતા મનમાં હર્ષ થયો કે બાબા જેનું વર્ણન કરે શંકર ભગવાન સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં માતા પિતાને દુઃખ થયું કે આવી દીકરીને આવો પતિ નારદજીને વિનંતી કરી આપ કહો એટલા અનુષ્ઠાન મંત્ર જંત્ર કરીએ પણ અમારી દીકરીને આવો પતિ ન મળે નારદજીએ કહ્યું કહ મુનિશ હેમવંત સુનુ જો વિધિ લિખા લીલાર દેવ ધનુજ નર નાગ મુનિ કૌન મેટનાર વિધાતાએ જે લેખ લખ્યા એને કોઈ નહીં મટાવી શકે દેવ નહીં મટાવી શકે પણ નારદજીનો સંકેત હતો હિમાલય વિધાતાના લેખને દેવ નહીં મિટાવી શકે પણ મહાદેવ મિટાવી શકે દેવ દનુજ દનુજ નહીં મિટાવી શકે પણ હારી મિટાવી શકે એ ફેરવી શકે દેવ દનુજ નર નાગ નર ન મિટાવી શકે પણ નારાયણ મિટાવી શકે મુનિ ન મિટાવી શકે પણ મુનિઓ જેનું ભજન કરે છે જે રામ નામનું રટણ કરે છે એ રામ નામનો મંત્ર ફેરવી શકે એ બધું બદલી શકે તમારી દીકરીને મેં વર્ણવ્યો એવો પતિ મળશે પણ તમારી દીકરી જો તપ કરે તો જે જે ગુણ મેં વર્ણવ્યા દોષ વર્ણવ્યા એ ભગવાન શંકર ધરાવે છે અને શંકર જો પતિ તરીકે મળે તો તો દૂષણ ભૂષણ થઈ જશે તમે ધન્ય થશો તમારી દીકરી તપ કરે આટલો આદેશ આપી નારદજી ગયા માતા પિતાએ રાત્રિભર વિચાર કર્યો નિર્ણય ન આવ્યો સવારે પુત્રીએ સામેથી કીધું કે મને એક સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એક ગૌરવર્ણ બ્રાહ્મણે મને ઉપદેશ કર્યો કે તું તપ કરવા જા માતા પિતાને કહું તપ કરવા જાઉં તપનો મહિમા ગાયો પાર્વતી તપ કરવા ગયા છે માતા પિતાને દુઃખ થયું ત્યારે વેદશિરા નામના મહાત્માએ એમને બોધ આપ્યો ભવાનીએ ખૂબ તપ કર્યું આકાશવાણી થઈ હે ગિરિરાજ પુત્રી તમારું તપ સફળ થાય છે તમને શંકર મળશે તમારા પિતા બોલાવે ત્યારે ઘરે જજો અને સપ્તઋષિઓ તમને મળે ત્યારે અમારી વાતને સાચી માનજો આકાશવાણીએ ફલશ્રુતિ કહી તો ભવાનીએ તપ કર્યું આકાશવાણી થઈ ફળનો નિર્દેશ થયો પણ ગોસ્વામીજી કહે છે શંકરનું શું થયું પ્રસંગ બદલ્યો ઉમા ચરિત્ર દર में गावा सुनहु शंभु चरित सुहावा उमा चरित Yeah. નમસ્કાર કહે મેં ઉમાનું ચરિત્ર ગાય સંભળાવ્યું હવે શંભુનું ચરિત્ર સાંભળો જ્યારથી ભવાનીએ દેહ બાળ્યો યજ્ઞમાં શિવજી વિશેષ વૈરાગી બન્યા ભક્તના દુખે દુખી ભગવાન ફર્યા કરે છે કોઈ જગ્યાએ રામ નામનો મહિમા ગાય કથા શ્રવણ કરે આમ ફરે છે ફરતા ફરતા શિવજીને થયું એક જગ્યાએ બેસી હરિભજન કરવું આવી શિવની પ્રેમ દશા અને નિયમની દ્રઢતા જોઈને ગોસ્વામીજી લખે નેમ પ્રેમ શંકર કર કર શિવનો નેમ અને પ્રેમ જોઈ અખંડ ભક્તિ રેખા જોઈ ભગવાન સારંગ પાણી પ્રગટ થયા શિવજીને કહ્યું મહારાજ હું તમારી પાસે એક વસ્તુ માંગવા આવ્યો છું પ્રભુ હા જે સતીનો તમે ત્યાગ કર્યો એમણે દક્ષના યજ્ઞમાં દેહ બાળ્યો એ હિમાલયને ત્યાં જન્મ્યા નારદને ગુરુ માની એણે તપ કર્યું મેં આકાશવાણીથી વરદાન આપ્યું કે તમને શિવ મળશે માટે હે મહાદેવ હિમાલય જ્યારે નિમંત્રણ આપે ત્યારે તમે ભવાનીનું પાણી ગ્રહણ કરજો મહારાજ આપ આજ્ઞા કરો તો ના ન પાડું કારણ કે આપની આજ્ઞા તો શિર ભર પરમ धरम नाथ મહારાજ આમ તો મારે લગ્ન કરવાની ઈચ્છા નથી પણ આપ આજ્ઞા કરો છો તો આપની આજ્ઞા શિરોધારીએ પ્રસન્ન થયા છે ભગવાન અંતરહિત થયા અહીં સપ્ત ઋષિઓ આવ્યા શિવજીએ સપ્ત ઋષિઓને પાર્વતીની પાસે પ્રેમ પરીક્ષા માટે મોકલ્યા ભવાની પ્રેમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા સપ્ત ઋષિઓએ હિમાચલને વાત કરી આપની દીકરીને ઘરે બોલાવો એમની તપસ્યા પૂર્ણ થઈ હિમાલય પુત્રીને ઘરે લઈ આવ્યા સપ્તઋષિઓએ આવીને શિવજીને કહ્યું ભવાનીનો પ્રેમ અલૌકિક છે મહારાજ અદભુત શરણાગતિ છે ભવાનીના પ્રેમનું સ્મરણ થતા શિવજીને સમાધિ લાગી શિવ સમાધિમાં ભવાની પિતાને ઘરે કુંવારી એ વખતે તારકાસુર નામનો એક રાક્ષસ થયો મેં સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે તારકાસુર એટલે વહેમ સમાજમાં વિશ્વાસ ચૂપ થઈ જાય અને સમાજની શ્રદ્ધા કુમારી હોય ત્યારે સમાજમાં ખોટા વહેમો પ્રગટ થાય એક ભ્રાંતિઓ પ્રગટ થાય તારકાસુરનું આવું રૂપ મેં સંતો પાસેથી સાંભળ્યું છે હવે આ વહેમ અને વહેમરૂપી તારકાસુરે દૈવી સમાજને ખળભળાવી મૂક્યો બહુ દુઃખી કરે આ રાક્ષસ મરે કેમ દેવતાઓએ બ્રહ્માને વિનંતી કરી બ્રહ્માએ કહ્યું એક જ રીતે રાક્ષસ મરે અને તે શિવના લગ્ન થાય ને એને ઘરે દીકરાનો જન્મ થાય તો શંકરનો પુત્ર આ રાક્ષસને મારી શકે બોલે શંકર તો સમાધિમાં છે બ્રહ્માએ કહ્યું કામદેવને મોકલીને સમાધિ તોડાવો તમે જોડાવું હું લગ્ન હું કરાવી દઉં કોઈની સમાધિ તોડાવવી એમાં તો દેવતાઓની રુચિ રહી છે તેથી તમામ દેવતાઓએ કામદેવને બોલાવ્યો અને કામદેવ રસાલા સાથે ભગવાન મહાદેવની સમાધિ તોડાવવા માટે નીકળે છે આવી કામની યાત્રાનું વર્ણન કર્યું તુલસીદાસજી કામ પ્રભાવનું ઘણું વર્ણન કર્યું આખા જગત ઉપર કામના છવાઈ ગઈ સંસારના પુરુષો જગત આખું સ્ત્રીમય જુએ અને જગતની સ્ત્રીઓ જગત આખાને પુરુષમય જુએ જડમાં પણ કામુકતા વ્યાપી ગઈ એવું વર્ણન માનસે કર્યું जो तापस पावरन की को कहे मई चरा चर नारी मई के ब्रह्ममय के अबला विलो कही पुरुष मय जब पुरुष सब अबलामयम दंड भरि ब्रह्मांड भीतर काम कृत कौतुकयम् આખા જગતમાં કામ વ્યાપી ગયું કોઈ ધૈર્ય ધારણ ન કરી શક્યું તુલસીદાસજીએ બચાવ કર્યો જેટલાને રઘુનાથે બચાવ્યા એટલા જ બચ્યા ફરી એક વખત યહ ગુણ સાધન તુમરી કૃપા દરમિયાન કામદેવ શિવની પાસે પહોંચ્યો શાંભવી રૂપ જોઈને બે ડગલા પાછો ફર્યો જગત હતું એમનેમ થઈ ગયું કામદેવે પોતાની તમામ કળાઓનો ઉપયોગ કર્યો શિવ સમાધિ અચલ રહી તૂટી નહીં છેલ્લે પાંચ બાણોનો પ્રયોગ કામદેવે કર્યો તરુ પલ્લવમાં સંતાય અને જ્યારે પાંચમું બાણ ફેંક્યું ભગવાનની સમાધિમાં એમણે વિક્ષેપ કર્યો શિવજીએ નેત્રો ખોલીને જોયું કે કોણ છે સૌરભ પલ્લવ મદન બિલોકા કામદેવને જોતા જ ત્રણેય લોક કાંપવા લાગ્યા કે શંકરની આંખ ઉઘડી એણે કામની સામે જોયું છે અને જો એને ખ્યાલ આવ્યો કે આ કામે જ સમાધિમાં વિઘ્ન કર્યો તો આ જગત નહીં રહે આખું જગત કાપવા માંડ્યું ત્રીજા નેત્રની દ્રષ્ટિ દ્વારા કામ બળીને ભસ્મ થયો આના સંતોએ ઘણા અર્થો બતાવ્યા કે ભાઈ આ બે આંખોથી તો કામ વધે છે ત્રીજી આંખ ખુલે તો જ કામ મળે એક નિર્દ્વંદ્વ ચેતના જેની ખુલી જાય એ જ કામનાથી મુક્ત થઈ શકે એના અર્થો સંતો પાસે સાંભળ્યા કામ બળીને ભસ્મ થયો જગતમાં હાહાકાર થયો ગોસ્વામીજીએ કામ વગરની દુનિયાનું પણ નિરૂપણ કર્યું सोलिय कंटक भयपति गति सुनत रति मूर्छित गई रोदति वदति बहुभाति करुणा करति शंकर परिजन अभि प्रेम करि विनती विविध विधि जोरि कर सन्मुख रही प्रभु आशुतोष कृपाल शिव अबरानी रखी યોગીઓ નિષ્કંટક બન્યા ભોગીઓ દુઃખી થયા કે કામ બળી ગયો હવે જીવનમાં રસ જેવું કંઈ રહ્યું નહીં આવી સ્થિતિ સર્જાણી એમાં કામદેવની પત્ની રતિ રડતા રડતા આવ્યા છે આશુતોષ કૃપાળુ ભગવાન શિવે આશીર્વાદ આપ્યું કે રતિ હવે તમારા પતિનું નામ અનંગ થશે વગર શરીરે બધાને વ્યાપશે શરીરથી તમારો પતિ તમને યદુવંશમાં કૃષ્ણા અવતારમાં મળશે જબ જદવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ પુત્રના રૂપમાં આપને આપનો પતિ પ્રાપ્ત થશે આમ વરદાન આપ્યું ભગવાને સતીની સામે રામકથા કહી છે અને રતિની સામે કૃષ્ણ કથા બે ચોપાઈમાં કહી છે બંને કથાઓ શિવે જ કહી છે શિવે સુખના રૂપમાં કહ્યું ભાગવતની કથા પણ શંકરે જ કહી સુખના રૂપમાં પણ રામચરિતમાં ધરા ઉપર રતિ શ્રોતા છે જબ જદ જદુવંશ કૃષ્ણ અવતારા અને કૈલાસ પર આ કથા સતીને રામકથા કહી રતિને કૃષ્ણ કથા સંભળાવી સંક્ષેપમાં આનંદ થયોમાં અહીં શિવજી પ્રસન્ન બેઠા છે દેવતાઓ બ્રહ્માની સાથે આવ્યા છે ભગવાન શંકરની બધા પ્રશંસા કરવા લાગ્યા ભગવાન શંકરે કહ્યું પ્રશંસા બંધ કરો મૂળ વાત શું છે બ્રહ્માએ કહ્યું બીજું કાંઈ નહીં અમારી બધાની ઈચ્છા છે કે હમણાં દેવતાઓના સમાજમાં કોઈના લગ્ન થતા નથી અને કંઈ જાનમાં જવાનો પ્રસંગ બનતો નથી તો આપ પરણો તો અમે તમારી જાનમાં આવીએ આમ હોશિયારીથી રજૂઆત કરી શંકર ભગવાન હસ્યા કે તમે કહો ને હું પરણું એવી વાત નથી મારા ઠાકુરે મને આદેશ કર્યો છે ભગવાન શિવે પરણવાની હા પાડી દેવતાઓ રાજી થયા એ જ સમયે સપ્તઋષિ આવ્યા સપ્તઋષિઓને મોકલ્યા કે તમે હિમાલય પ્રદેશ જઈ બધી વાત કરી હિમાચલ પ્રદેશ અને લગ્નપત્ર લઈ આવો સપ્તઋષિઓ ગયા ફરી એક વખત ભવાનીની કસોટી કરી ભવાની પાસ હિમાલયને કામદહન દહન બંનેની કથા કહી અને કહ્યું કે મહારાજ તમારી દીકરીનો સ્વીકાર કરવા માટે મહાદેવ તૈયાર છે પત્ર તૈયાર થયો લગ્ન પત્ર લખી આપ્યો રામચરિત માનસમાં શંકર ભગવાનના લગ્નની તિથિ લખી નથી રામજીના લગ્નની તિથિ તો છે વિવાહ પંચ મંગલ મૂલ લગ્ન દિન આવા હિમરિતુ અગહન માસ શંકરજીના લગ્ન માનસમાં એ તિથિનો સ્પષ્ટ ઉલ્લેખ નથી લગ્ન વાંચ્યા અને સમય પ્રમાણે બધું થઈ ગયું પણ આમ તિથિ કદાચ બ્રહ્માને એમ થયું હશે કે ભાઈ કઈ નું નક્કી નહીં આ જ્યારે પરણે એ તિથિ એમ માનવાનું કારણ કે આ ક્યારે સમાધિને બેસ જાય અને બધું વચ્ચે અટકી પડે એટલે જે દિવસે તદૈવ લગ્નમ સુધીનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ એ રીતે જે સમયે લગ્ન થાય એ દિવસે સુદિન સુમંગલ તબ હિ જબ રામ હોહી જુગરાજ એ રીતે સ્પષ્ટ નહીં રામની તો કાયદેસરની તિથિ ભગવાન કૃષ્ણનું મહાદેવ તો અવધૂતિ છે અવધૂત દશા છે એટલે એની અહીંયા એની સ્પષ્ટ તિથિ નથી ખેર પત્ર લઈને સપ્તઋષિઓ આવ્યા વાંચી સંભળાવ્યો પત્ર મૂળ તો વરરાજાને સંભળાવવો હતો બ્રહ્માએ પત્ર વાંચ્યો મોટે મોટેથી વાંચ્યો કે મહાદેવને ખબર પડે પરણવાનું છે નીચરી તો પછી ભૂલી જાય એટલે જોર જોરથી વાંચો કે કૈલાસપતિ મહાદેવ આપના લગ્ન હિમાચલ સુકન્યા પાર્વતીની સાથે તમે જ્યારે પરણો ત્યારે નિર્ધાર્યા છે તમે જ્યારે પ્રસન્ન થઈને હાથ મેળાપ જ્યારે પાણી ગ્રહણ કરો ત્યારે લગન વાંચી બધાને બ્રહ્માએ સંભળાવી દીધા અને ત્યાં તો દેવતાઓએ શંખત ધ્વનિ કર્યો નગારાઓ વગાડ્યા વાજિંત્રો વાગ્યા છે જાનની તૈયારીઓ થવા લાગી દેવતાઓએ વિમાનો શણગાર્યા પોતાને શરીરને શણગાર્યા પણ સ્વાર્થી દેવતાઓ કોઈ વરરાજાને શણગારવા ન ગયું નહીતર બધા જ દેવતાઓને ખબર છે કે આને માતા પિતા નથી ભાઈ ભગીની નથી સગાવાલા નથી અકેલા છે પણ સ્વાર્થી લોકો પોતપોતાનામાં પડ્યા છે ત્યારે શંકરના ગણોને થયું અમે અમારા માલિકને શણગારીએ અને ગણો સ્વાભાવિક પોતાની માનસિકતા પ્રમાણે શ્રૃંગાર કરે છે તુલસીદાસજીએ ચોપાઈઓ દ્વારા મહાદેવનો શ્રૃંગાર કર્યો કુછ ચોપાઈ શિવ સહી શંકર ભગવાનના ગણોએ જટાનું મુકુટ બનાવ્યું કામદેવને જયારે બાળ્યો ત્યારે જરાક પેલું આમ જટા ખુલી ગયું બે ગણો આવ્યા મહારાજ એક મિનિટ ગણો જટાન બાંધી નામ સરખો સુડોળ મુકુટ બનાવ્યો અને એમાં સર્પને મુકુટ મોર બનાવ્યો ને બેસાડ્યો વરરાજા પરણતા ત્યારે પીછી હતી જ નહીં આ પીછી એ સાપનું અપભ્રંશ રૂપ છે નહીતર અહી મોર જ આવતો હતો પાઘડીમાં કે સાવધાન રહેજે સાવધાન રહેજે ધ્યાન રાખજે પરણવા આવ્યો છો પણ સાવધાની હતી પછી સાપને બદલે સાપ આમ સારો ન લાગે આપણે સુધર્યા ને એટલે શંકર તો બધું નભાવી લે આપણે એટલે પીછું રાખ્યું પછી અહિમૌસ કાનમાં કુંડલની જગ્યાએ હાથમાં કંગણની જગ્યાએ છાપો સાપો વીટ્યા વીછુઓ લટકાવ્યા સર્પોનું યજ્ઞોપવિત આખા શરીરે ભસ્મનો લેપ વરરાજો તૈયાર થાય છે મહા મુશ્કેલીએ વિનંતી કરી કરીને બધાએ સમૂહમાં વિનંતી કરી કે મહારાજ પારકે ગામ જવું છે ત્યાં લગ્ન થવાના એ વખતે કટી ભાગ ઉપર કઈ પહેરો એટલે પરાણે વિનંતી કરી ત્યારે એક મર્ગ ચર્મ વેચ્યું સુંદર કેટલું આધ્યાત્મિક સ્વરૂપ છે શિવ તો અદભુત છે ગરલ કંઠ ઉર નર શિર માલા અશિવ ભેષ પરંતુ શિવધામ કૃપા પુષ્પદંત બોલ્યા છે દેખાય છે અમંગલ પણ મંગલની ખાણ છે મારો મહાદેવ मही नः पारं ते परम विदुषो सदृशी स्तुतिर्ब्रह्मादीनामपि कदवसन्नास्मरिगिरा वाच्य सर्व स्वमति ममाप्येशस्तोत्रे हर निरपवा શિવ શણગારાયા નંદીની સવારી ધર્મની સવારી નંદી એટલે ધર્મ વરરાજાના હાથમાં ત્રિશુલ ને ડમરું આપ્યું આમ તો બીજા ઢોલ બીજા તો નગારા બધા વાગતા હતા પણ શંકર ભગવાનને એમ કે મારા લગ્નમાં મને ગમે એવું ગીત કોઈ વગાડે ન વગાડે મને ગમે એવો તાલ કોઈ વગાડે ન વગાડે એના કરતા હું પોતે જ ડમરું વગાડું બીજાનું શું નક્કી બીજા ગમે તે વગાડે વરરાજો પરણવા નીકળ્યો હોય ને વાજાવાળા વગાડે મેલી ચાદર ઓઠ કે કહેશે દ્વાર તિહારે આવો આ બનેલો પ્રસંગ એટલે મહાદેવ પોતે જ ડમરું વગાડે છે શોભશંગ સમવિશાલ જટાજૂટ ચંદ્ર ભાગ તરુણ પીતરંગ તાલ વિમલ નીર કાજે આલોચન ત્રય લાલ લાલ ચંદન કી કોલી પાન કુમકુમ લાલ ભક્તિ વરસાદ આ મુંડન કી કંઠમાલ મિલજી હૃદય કુચાલ ફટિક જાલ રુદ્રમાન હર દયાલ રાખે બમ બમ બમ ડમરુ બાજ નાગ વેલ સર્વ સાધ શંકર મહારાજ યાદ પાંડવ નાચે એ ભોલે મહારાજ યાદ પાંડવ નાચે મન દેવ પાણી મન વિધારી મહાદેવ નંદી પર સવાર અદભુત સ્વરૂપ ભોલે બાબાનું બહુ રૂપાળો લાગે છે દેવતાઓ દેવતાઓની સ્ત્રીઓ વ્યંગ કરવા લાગી કે આ દિગંબરી આ ભસ્માંગ આની સાથે આપણે ચાલીએ તો શોભીએ નહીં આને આપણાથી દૂર કરીએ કોઈએ કીધું કે વરરાજાને દૂર કરાય નહીં એને એમ કહીએ કે તમે દૂર ચાલો તો એમ કહેશે તો તમે જઈ આવો હું અહીંયા બેઠો છું અને એ બેઠા ભેગી અને શંકર સહજ સ્વરૂપ સંભારા અને લાગી સમાધિ તુરંત સમાધિ લાગે છે એટલે એને તો કઈ કહેવાશે નહીં આપણે જુદા પડી જાવ ઇન્દ્ર વરુણ કુબેર વ્યવસ્થાને નામે હોશિયારીથી જુદા પડ્યા કારણ કે શિવજીને વિલપ કરવા હતા ભગવાન શંકર આ બધાના વ્યંગને સમજી ગયા આન શિવજીએ પોતાના ગણોને કીધું કે આ લોકોને આપણી સાથે ચાલવું ગમતું નથી આપણી સંખ્યા કંઈક ઓછી છે એટલે આ લોકો એવું કરે તમે માનસિક મંત્ર શક્તિનો પ્રયોગ કરો અને આ દુનિયામાં જેટલા સ્મશાનો હોય એ સ્મશાનમાં જેટલા આપણા માણસો રહેતા હોય એને સાગમટે નિમંત્રણ આપો કે હવે નવા દિવસ આવે છે હવે તો નવા દિવસો આવશે ને હવે તો એનો જ કાળ આવવાનો છે ભૂત અને પ્રેત સમગ્ર જગતમાંથી ઉમટ્યા છે તે દિવસ એક જ વરરાજો ત્રિભુવનમાં અને તે મહાદેવ જેની જાનમાં આખા જગતમાંથી જાનૈયાઓ આવ્યા છે કારણ કે મૃત્યુ બધી જગ્યાએ તેથી ભૂત પ્રેત પણ બધી જગ્યાએ હોય ભાષા જુદી હોય પહેરવેશ જુદું હોય અમેરિકાના ભૂત ચડિયું પહેરીને ફરતા હોય એટલો જ ફરક હોય એને ભાષા બોલતા હોય આપણે ત્યાં ભૂત હોય હર હર બોલે ત્યાંના ભૂત બધા હાય હાય એમ બોલતા હોય સીધી વાત છે આખા જગતમાંથી આફ્રિકામાંથી બ્રિટનમાંથી અમેરિકામાંથી આમ સ્વીડન આમ નોર્વે આમ Kenya Dar es Salaam South Africa New Zealand Moscow Tibet Lhasa દુનિયાભરમાંથી ભૂતો આવ્યા વિધવિધ રૂપ વિધવિધ ભાષા પણ બધાનું કેન્દ્ર મહાદેવ બધાની ગતિ એક એકશી આ ભૂતનું ટોળું આવ્યું હું કથાઓમાં મસ્ત વિનોદ કર્યા કરું કે હિન્દુસ્તાનમાંથી જે ભૂત આવેલા ને એ બધા કોઈ ગંગા જળ પીતા હતા કોઈ જમના જળ કોઈ કુવાનું જળ કોઈ નળનું જળ એ બધું પાણી પીતા હતા અમેરિકા ને બીજા દેશમાંથી આવેલા ને એ બધા તમે જે ક્યારેક ક્યારેક પીવો છો એ પીતા હતા એ બાપ રામાયણની કથા સાંભળો છો તો જે તે પીતા હો તો બંધ કરી દેજો મારી પાસે ઘણી આજે ચિઠ્ઠીઓ છે બાપુ કે તમારી અપીલ સાંભળી અમે આ વ્યસન છોડ્યું અમે આ વ્યસન છોડ્યું આમ યુવાનોના પત્રો આવે છે ધડાકો કરજો બાપ શ્રી રામ નામા મૃતમ રામાયણનું અમૃત પીધા પછી જે તે વસ્તુ પીવાય નહીં નશીલા પદાર્થો પીશો નહીં વ્યસનથી મુક્ત રહેજો બાપ હરિનામનું વ્યસન કરજો આવું વ્યસન ઉપર બહુ કહીએ ને એટલે ઘણા પાછા વાતો કરે ઘણા કહે ને કે બાપુ કેટલું કે છે તોય તું મૂકતો નથી એ શું કે એ બાપુને હું ખબર પડે મારી એમાં પાછું નશામાં જ બોલે ઘાયલ ની ગત ઘાયલ જાણે ઘાયલ અરે હજી જે ફેફસામાં કાણા પડી ગયા ને મોરલિયું વાગવા છોડો બાપ વ્યસનો છોડો હરિનામનું વ્યસન ભગવાનના કામનું વ્યસનનો સંકલ્પ કરો અને આવા કંઈક જે કંઈ તમા કોઈ પણ વસ્તુ વ્યસન જે નુકસાન કરનારી હોય એને એને છોડજો હું કયા જ હું બધા વ્યસન માટે કહું છું ચા માટે નથી કહેતો કારણ કે એ હું પીવું છું એટલે આમ તો ચા એ વ્યસન જ છે નુકસાનકારક છે પણ હવે મેં નથી છોડી એટલે મને તમને કહેવાનો અધિકાર પણ તોય મેં ઓછી કરી નાખી છે એટલે તમે ઓછી કરજો ઓછી કરજો મેં બહુ ઓછી કરી નાખી બિલકુલ હોય તો બહુ આમ નથી ગમતી જ તે હવે એ તો પહેલા તો બહુ જ અડધી અડધી કલાકે ચા નાડ્યું ઢીલી થઈ જાય ચા નો આવે ચા ઢીલા પડી જાય મોળા પડી અને કે ચા મૂકું એમ કે જતો મોરકું ધ્યાન લઈ ગયું આમ હાથે પણ ચા પણ વ્યસન જ છે એ પણ છોડી શકો તો પણ એના વિશે હું વધારે નથી કહી શકતો કારણ કે હું એને હજી પૂર્ણ રૂપે છોડી શક્યો નથી પણ બીજા વ્યસનોને મૂકજો બીડી સિગારેટો શરાબ કોઈ પણ વસ્તુ યુવાન ભાઈ બહેનો તો ખાસ હિન્દુસ્તાનમાં બહેનો પેલા નહોતા પીતા હવે તો આપણે એડવાન્સ બહુ આગળ વધ્યા બેનો મિત્ર પરદેશમાં બીડિયું બેનો પીવ આપણે ત્યાં બાપ ટૂંકમાં એટલું વ્યસનો છોડજો હરિનામનું વ્યસન હું રોજ કમસે કમ ગીતાનો એક શ્લોક વાંચીશ આખો અધ્યાય ન વાંચું તો એક કમસે કમ માણસનો એક દોહો ભાગવતજીનો પાંચ મંત્રો ઉપનિષદની કોઈ એક રૂચા કાંઈ ન હોય કદાચ સંસ્કૃત આપણને ન અનુકૂળ પડે તો નરસિંહ મહેતાના ભજનની બે લીટી ગાઈશું કંઈક ને કંઈક એવું વ્રત લેજો જે મને તમને શુદ્ધ રાખે તો હિન્દુસ્તાનમાંથી જે ભૂત પ્રેતો આવેલા એ હિન્દુસ્તાની ભાષા બોલતા હતા પરદેશમાંથી જે આવેલા એ બધી ભાષા શંકર તો સકલ કલા ગુણ ધામ એટલે દુનિયા ભરની ભાષા છે અંગ્રેજી બોલતો બોલતો જે ભૂત આવે એની સાથે શંકર ભગવાન અંગ્રેજીમાં વાત કરે બધા અંગ્રેજીમાં જવાબ પૂછ્યું એ જે રીતે કારણ કે समस्त શંકર તો समस्त કલા ગુણનો ધામ છે એની પાસે તો કોઈ પ્રશ્ન જ નથી એ યથામાન મને જે રીતે જે ભજસે એને હું એ રીતે ભજીશ આ ગીતાનું વચન છે અન મહાદેવ અને પછી જે એના ભૂત પ્રેતો આવ્યા છે શંકર ભગવાન બહુ રાજી ગયા હવે બરાબર ભાપ કે ગાણું પરમેશ્વર મોગ ધરી પ્રભુ કારણ નાથ કરે જીવ ભગવાન મહાદેવની જાન આ રીતે રવાના થઈ ઉતારા તો કઈ રસ્તે કરવાના જ નહોતા કારણ કે ઉતારાની જગ્યા જ નહોતી ભીડ જ એટલી ક્યાંય ઉતારા કોઈ કર્યા નહીં સીધા હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે હિમાચલ પ્રદેશ વાસીઓને ખબર નહીં એને તો એમ માનેલું કે અમારી દીકરીએ આટલું તપ કર્યું વરરાજો કેટલો સુંદર હશે આખું નગર ભાવ લઈને આવ્યું છે સામૈયામાં બધા આવ્યા અને વિષ્ણુ ભગવાન આદિ દેવતાઓએ વિચાર્યું કે વરરાજાને જો આગળ રાખીશું તો એનો જે સમાજ છે એ પાછળ નહીં રહે એ બધા એની સાથે ઉભા રહે છે અને વરરાજો ને એના સમાજને જોશે એટલે સામૈયા વાળા કોઈ ઊભા નહીં રહે અને એનું સન્માન નહીં થાય તો પછી આપણું સન્માન કોણ કરશે એટલે દેવતાઓ હોશિયાર આગળ ગોઠવાય ઘણા માણસો બહુ તૈયાર હોય ફોટા પડાવતા ને વચ્ચે જ આવી જાય કપાય જ નહીં આ બાજુ હોય તોય કપાઈ જાય આ બાજુ હોય તો કપાઈ જાય પણ વચ્ચે જ આવી જાય એમાં દેવતાઓ બહુ હોશિયાર આપણે પહેલા ગોઠવાય જઈએ સામે લઈને લોકો આવ્યા ભગવાન વિષ્ણુને જોયા શુભાંગમ ભગવાન વિષ્ણુ કેટલા રૂપાળા હિમાચલ વાસીઓ વિચાર કરવા લાગ્યા કે આ જ વરરાજા લાગે છે કોઈએ તો હિંમત કરીને પૂછ્યું વિષ્ણુ ભગવાનને તમે વરરાજા છો વિષ્ણુ ભગવાને કીધું હું વરરાજો નથી હું જાનૈયો છું મારા લગ્ન થઈ ગયેલા છે મારી બાજુમાં બેઠા છે મારા પત્ની છે વરરાજા પાછળ છે બહુ રાજી થયા છે હિમાચલ વાસીઓ કે વરરાજાની જાનમાં આવેલા જાનૈયાઓ જો આટલા રૂપાળા હોય તો એ વરરાજો પોતે કેટલો રૂપાળો હશે ખોટું ગણિત ગણ્યું વરરાજો રૂપાળો એટલે જાનૈયા રૂપાળો એટલે વરરાજા રૂપાળા જ હોય કઈ હોતું નથી જાનૈયાઓ તો ઘણા રૂપાળા નો બોલો વિષ્ણુ ભગવાન મનમાં મનમાં કહે કે વરરાજાને જોયા પછી નક્કી કરજો વિષ્ણુ ભગવાનનું સન્માન બ્રહ્માદી દેવતાઓનું સન્માન અને ત્યાં તો એ ભાઈ ડાકલાઓની જમાવટ બોલી બાબા ડાકલાઓને ભુવા ને ભૂત ને પ્રેત ને જોગીની ડાકીની સાકીની જીનાત ને શીશામાંથી બહાર નીકળ્યા બધા મેદાનમાં નીકળ્યા છે બાપા રમવા માટે અમારો માલિક પરણે છે અને એ આખું ટોળું જે નીકળ્યું અને સામૈયામાં જે આવેલા એણે જોયું વાટું લઈ લઈને ખાવા માંડ્યા આરતીની વાટું લઈ લઈને ખાવા એટલે આંકડા આપે ને ભૂવા ભૂવા આંકડા આપે જયારે લાકડા એમ વાટું લઈ લઈને હા સામૈયા વાળા બધા બે શુદ્ધ થઈ ગયા ભાગ્યા મારે શંકર ભગવાને કીધું કે આ ગામમાં આવો રિવાજ છે સામૈયામાં બધા આવી રીતે કે આવો રિવાજ ન હોય શરૂ થયો છે શંકર ભગવાને કીધું કોકને પૂછો તો ખરા કે આપણે ક્યાં જવાનું પૂછે કોને આ બધા બેસું છે કોઈક હલતા હતા એને જ્યાં ઓલું ભૂત પૂછવા છે આવી દે સારી નાના નાના બાળકોએ એના મા બાપને જઈને વાત કરી કે વરરાજો કેવો છે તનુ છારી કપા चकिलभयम् सङ्गभूत નિર્દોષ બાળકોએ નિખાલસતાથી પોતાના માતા પિતાને કહ્યું વરરાજા એ ભસ્મ ચોળી છે એની સાથે ભૂત પ્રેત અને આવા ટોળાઓ છે જેમણે બહુ પુણ્યો કર્યા હશે એ જીવતા રહેશે જીવતા રહેશે એ જ લગ્ન જોઈ શકશે બાકી તો વરરાજીનું જોયા પછી મૃત્યુ જ પામશે માતા પિતા એને શાંત કહે છે આ બાજુ મહાદેવ લગ્ન મંડપને દ્વારે આવ્યા મહારાણી મહિના પાર્વતીની માતા એને હજી ખબર નથી કે વરરાજો કેવો છે સુંદર આરતીની થાળી તૈયાર કરીને આવ્યા છે આરતી ઉતારતા એ પણ ભયભીત થયા બેશુદ્ધ થયા સખીઓ એને નિજ મંદિરમાં લઈ ગઈ બીજી વાર શિવજીનું અપમાન તો પણ કોઈ ફરક ન પડ્યો શિવજી સમાજ એની મેળાએ પોતાના સ્થાન ઉપર અહીં પોતાની દીકરીને જ્યારે મહિના મહારાણી ભાનમાં આવ્યા ત્યારે ખોળામાં બેસાડીને કહે હું તારું લગ્ન આ વરરાજા સાથે નહીં થવા દઉં પહાડ ઉપરથી પડવું અગ્નિમાં બળવું સમુદ્રમાં સમાઈ જાઓ કીર્તિ જાય અપયશ મળે મળે પણ હું જીવું છું ત્યાં સુધી તારા લગ્ન નહીં થવા નારદનું મેં શું બગાડ્યું આવા પતિ માટે તને તપ કરવાનું કહ્યું એ વખતે ભવાનીએ પોતાની માતાને કહ્યું કે માં તારામાં કોઈ એવી શક્તિ છે કે વિધાતાના લેખને બદલી શકે નહીં તો પછી શું કામ કલંક લે સુખ અને દુઃખ મારા ભાગ્યમાં જે લખ્યા હું જ્યાં જઈશ ત્યાં મારે પામવાના છે જનલે માતુ કલંક કરુણા પરિહરું અવસર નહીં આ સમય કરુણાનો નથી માં આમ દીકરી સમજાવે છે એ સમયે સપ્તઋષિ નારદજી અને સ્વયં હિમાચલ નિજ મંદિરમાં આવ્યા નારદજીએ કહ્યું કે દેવી તમે મારા ઉપર રોષે ભરાયા હું જાણું છું કારણ કે મેં તપ કરવાનું કહ્યું અને આવો વરરાજો મળ્યો પણ તમને ખબર નથી આ દીકરી કોણ છે અને જેને તમે પહોંચ્યા નથી એ વરરાજો કોણ છે આમ નારદે પડદો તોડીને વાત કરી કારણ કે દરેકના ઘટમાં શક્તિ હોય દરેકના ઘરની સામે શિવ ઉભો હોય પણ જ્યાં સુધી સદગુરુ ચોખવટ ન કરે ત્યાં સુધી ક્યાં સમજણ પડે એટલે નારદ દ્વારા ચોખવટ આવી નારદજીએ સ્પષ્ટ કરી દીધું કે આ કોણ છે સાંભળો સખી જો તેની અપરાધ शङ्कर हर वीरा સીતાનો વેશ લીધો પરિણામે શિવે એનો ત્યાગ કરેલો પિતાના યજ્ઞમાં શિવ અપમાન સહેવાયું નહીં એટલે આ તમારી દીકરીએ દેહ ત્યાગ કર્યો અબ જન્મી તુમરે ભવન હવે તમારે ઘરે જન્મી છે પોતાના મૂળ પતિને મેળવવા માટે દારૂણ તપસ્યા કરી છે હે મહિના સંશય છોડો આ સદા સર્વદા શિવ અર્ધાંગીની છે નારદજીએ સ્પષ્ટ કર્યું અને બધાને ખ્યાલ આવ્યો પાર્વતીને બધા વંદન કરવા લાગ્યા શિવ તરફ નૂતન આદર જન્મ્યો ભોજન થયું બધાને જમાડ્યા અને શિવજીની સવારી નીકળી છે જય જયકાર થયો પોખણા થયા મંડપમાં મહાદેવ વિરાજિત અહીં પાર્વતી અદ્ભુત શ્રૃંગાર સજાવી સખીઓ લાવ્યા છે આચાર્યો શાંતિ મંત્ર બોલે છે લગ્નનો વિધિ એક પછી એક સંપન્ન થાય પાણી ગ્રહણ થયું સિંદૂર દાન થયું છે ભાવરી લાગી હિમાલયે પોતાની શૈલ જાને ભગવાન મહાદેવને અર્પણ કર્યા જે કઈ આપવું હતું આપી ગોસ્વામીજી કહે દા ઈજ દિયો બહુ વાંકી પુન કર જોરી હિમ ભૂધર કહો કા દેવ પૂરણ કામ શંકર ચરણ પંકજ મહાદેવના ચરણ પકડી અને હિમાચલે કહ્યું કે મહારાજ આપ તો પૂર્ણ કામ છો હું આપને શું આપું એક જ માંગુ છું અમારી દીકરી અમારો પ્રાણ છે તમારા ઘરની કિંકરી બનાવજો એને સાચવજો પોતાના સસુરને દરેક રીતે સંતુષ્ટ કરી મહાદેવ ગિરિજાને લઈ કૈલાસ તરફ પ્રયાણ કરે છે દેવતાઓના સંગે પરણીને શિવજી આવ્યા છે કૈલાસ પધાર્યા દેવતાઓ જેટલા જુદા જુદા સ્તોત્રો બોલી પોતપોતાના લોકમાં ગયા અને કૈલાસ ઉપર ભગવાન શિવનો સુગંધી સંસાર ગોસ્વામીજી કહે જગતના માતા પિતા એના શ્રૃંગારનું વર્ણન મારાથી કેમ થાય કાલિદાસે કર્યું કુષ્ઠ રોગ થયો ઘણું ખુલ્લું વર્ણન કરી નાખ્યું કુમાર સંભવમાં જે કાલિદાસ શિવને પિતા કહે પાર્વતીને જગત પિતરો વંદે પાર્વતી પરમે એનું જ ખુલ્લું વર્ણન કર્યું પરિણામે કુષ્ઠરોગ થયો અને એ કુષ્ઠરોગનું નિવારણ કાલિદાસને રામની કથા રઘુવંશમાં લખવી પડી પછી એનું નિવારણ થયું તુલસીની મર્યાદા મારાય મા બાપ છે તુલસી કહે પણ એના શ્રૃંગારનું વર્ણન હું મર્યાદાની બહાર નહીં કરું માતુ પિતુ તે શ્રૃંગાર કાળ વીત્યો સમય મર્યાદા પૂરી થઈ પાર્વતીએ પુત્રને જન્મ આપ્યો ગોસ્વામીજીએ નોંધ લીધી તબ જનમે બદન તારક અસુર સમર તબ જન કુમાર કાર્તિક સ્વામીનો જન્મ થયો આ કાર્તિકેય તારકાસુર નામના રાક્ષસને પોતાના પુરુષાર્થ દ્વારા મારે છે તારકાસુર મર્યો એટલે દેવતાઓને દૈવી સમાજને શાંતિ મળી કાર્તિક સ્વામીના પુરુષાર્થનું સંક્ષિપ્ત વર્ણન કરી તુલસી કહે જગતને ખ્યાલ આવે એટલા માટે મેં આ કથા સંક્ષિપ્તમાં કહી ધરી कारण प्रताप हे तुम्हें वृष के ખ્યાલ આવે એટલે આ કથા સંક્ષેપમાં કહી શિવ અને પાર્વતીના વિવાહની કથા જે નરનારી ગાશે સાંભળશે એના કલ્યાણ કાર્યોમાં વિવાહમાં પ્રભુ મંગલ પ્રદાન કરશે ચરિત સિંધુ ગિરિજારમણ બેધન પાવહી પા બરને તુલસીદાસ કી અતિ શિવ ચરિત્ર સમુદ્ર જેવું વેદો પણ પાર ન પામી શકે ગોસ્વામીજી કહે મારા જેવો ગવાર કેમ પાર પામે આમ કહીને શિવ ચરિત્રને અહીં આ રીતે વિરામની તરફ લઈ ગયા યાજ્ઞવલ્કજીએ આ કથા ભરદ્વાજજીને કહી હવે આગળ ભગવાન શિવ કૈલાસ પર પ્રસન્નતાથી બેઠા હશે પાર્વતી અને પૂછશે અને પછી રામકથા શરૂ કરે અને એમાં રામ જન્મનો પ્રસંગ આપણે આવતીકાલે લઈશું આજે કથાને વિરામ આપી રહ્યો છું ત્યારે અહીંથી ઉઠો જય જયકાર થાય એના પહેલા એક મિનિટ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાતીય ગિરજા પછી હે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હે હર હર હર ભોલે નમ શિવાય હર હર ભોલે હર હર હર ભોલે નમ શિવાય હરિ ઓમ તાત નમઃ હરિ ઓમ તાત હરિ ઓમ તાત નમઃ શિવાય હરિ ઓમ તાત નમઃ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય